એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા નાના નાના ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમોલી વાર્તા સાંભળે છે આવો આવો અમોલી બેન આજે છે ને આજે હું તમને બધા ભટુરિયાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો વાર્તાનું નામ છે હંસ અને દેડકાની વાર્તા એક હતું સુંદર મજાનું સરોવર આ સરોવરની અંદર એક સુંદર મજાનો સફેદ હંસ રહેતો હતો હા આ હંસને સરોવરની અંદર જ રહેતા એક દેડકા ભાઈ સાથે પાકી ભાઈબંધી હતી હો હંસ અને દેડકો બંને સાથે ચારો ચરે અને મોજ મજા કરે હવે એક વખતની આ વાત છે તે દિવસે હંસ પોતાની ચાંચમાં કમળનું એક સુંદર મજાનું ફૂલ લઈને સરોવરના પાણી ઉપર તરી રહ્યો હતો હંસ તો એવો સરસ લાગતો હતો કે તેને જોનારા એમ જ કે કે નક્કી આ કોઈ ભગવાનનું પંખી લાગે છે ભાઈ આ હંસ કમળના ફૂલને પોતાની ચાંચમાં પકડીને તરી રહ્યો હતો ત્યારે એ સરોવરમાં એક રાજકુંવરી એની બેનપણીઓ સાથે નાહવા આવી હતી હો સરોવરના કિનારે એક પછી એક બેનપણીઓ ઉતરી પાણીની અંદર રાજકુંવરીને તેની બેનપાણીઓ નાતી જાય ને ગીતો ગાતી જાય નાતી જાય ને ગીતો ગાતી જાય નાતા નાતા રાજકુંવરીની નજર પાણી ઉપર તરતા આ સફેદ હંસ ઉપર પડી અને રાજકુંવરીને તો આ હંસ ખૂબ જ ગમી ગયો ભાઈ હો એટલે બધી બેનપણીઓ રાજકુંવરી સાથે મળીને હંસને ઘેરી લીધો બેનપણીઓએ અને પંખીનું ધ્યાન નહોતું એટલે તરત જ પકડી લીધું હંસ તો બિચારો હેબતાઈ ગયો રાજકુંવરીએ તેની બેનપણીઓને કહ્યું કે મને આ હંસ ખૂબ જ ગમે છે એટલે હું આ હંસને હવેથી મારી સાથે મારા મહેલમાં જ રાખીશ તળાવના પાણી કરતા તો આ હંસ મારા મહેલમાં વધુ શોભશે એમ વિચારીને રાજકુમારીએ તો હંસને તેડીને થઈ ચાલતી હંસ બિચારો એવો તો ડરીને ગભરાઈ ગયેલો કે તેના મોંમાંથી પેલું કમળનું ફૂલ સરોવરના કિનારે નીચે પડી ગયું સાંજ પડી એટલે રાજકુંવરી બેનપણીઓ સાથે પોતાના રથમાં બેસીને રાજમહેલમાં જતી રહી રાજકુમારી ખુશ હતી બેનપણીઓ ખુશ હતી પણ હંસ બિચારો ઉદાસ હતો એને તો પોતાનું ઘર પોતાનું સરોવર છોડવું પડ્યું હતું એટલે એ તો ખૂબ ઉદાસ હતો હવે આ બાજુ સરોવરના કિનારે હંસનો મિત્ર એનો ભાઈબંધ પેલો દેડકો હંસની રાહ જોતો હતો કે ક્યારે મારો ભાઈબંધ હંસ આવે અને ક્યારે તે મને પોતાની પીઠ ઉપર બેસાડીને આ સુંદર મજાના સરોવરને શેર કરાવે પણ સાંજ પડી રાત પડી અડધી રાત થઈ ને પછી તો સવાર પણ પડી તો પણ દેડકા ભાઈને પોતાનો ભાઈબંધ હંસ ના દેખાયો દેડકો તો વિચારે કે અરે આ હંસ હજી કેમ નહીં આવ્યો હોય તેને વળી એવી કઈ મુશ્કેલી આવી હશે કે મને મળવા અને મારી સાથે રમવા પણ ના આવ્યો દેડકો તો આમ નિરાશ થઈને સરોવરના કિનારે આ પેલું કમળનું ફૂલ પડ્યું હતું ત્યાં જઈને બેઠો હવે થોડીક વાર થઈને ત્યાં તો એ કમળના ફૂલની અંદરથી એક ભમરાએ પોતાનું ડોકું બહાર કાઢ્યું અને દેડકા ભાઈને કહ્યું અરે દેડકા ભાઈ નિરાશ થઈને કેમ બેઠા છો દેડકો તો કે મારો મિત્ર હંસ મને મળવા મારી સાથે રમવા નથી આવ્યો ખબર નહીં એ ક્યાં હશે ને શું કરતો હશે દેડકાને આમ વિલાપ કરતો સાંભળીને ભમરાએ ગઈકાલે બનેલી બધી વાત દેડકાભાઈને કરી દેડકાભાઈ તો મોં ફુલાવીને બોલા ડ્રાઉન ડ્રાઉન મને જો રાજમહેલ સુધી જવાનો રસ્તો જડી જાય તો તો હું મારા ભાઈબંધને રાજકુમારી પાસેથી જરૂર છોડાવી લઉં પણ મને રાજમહેલનો રસ્તો ખબર નથી ભમરો આ સાંભળીને કે અરે તે ચિંતા તમે ના કરો હું દરરોજ રાજમહેલના બગીચામાં ઉગેલા ફૂલોનો રસ ચૂસવા માટે જાઉં છું એટલે મને રાજમહેલનો રસ્તો ખબર છે દેડકા ભાઈ તમે આવો મારી સાથે પછી તો ભમરો ઉડ્યો અને દેડકો દોડ્યો બંને ઉડતા દોડતા દોડતા ઉડતા પહોંચ્યા રાજાની કચેરીમાં દેડકાએ જઈને રાજાને ફરિયાદ કરી કે તમારી કુંવરીએ તમારી દીકરીએ મારા મિત્ર હંસનું અપહરણ કર્યું છે હું એને છોડાવવા માટે અહીંયા આવ્યો છું એક નાના અમસ્તા દેડકાની આવી વાત સાંભળીને રાજા તો એવો ખુશ થયો એવો ખુશ થયો કે વાત ના પૂછો રાજા તો ખુશ થઈને કે ઓહો આ મારા રાજ્યના એક નાનકડા દેડકામાં પણ કેટલી મોટી હિંમત છે આ દેડકાએ પોતાના મિત્રને છોડાવવા રાજાની કચેરીમાં આવીને ફરિયાદ કરી છે દેડકાની આવી હિંમત જોઈને રાજાએ તો રાજકુમારીને બોલાવીને કહ્યું કે આ દેડકો એના ભાઈબંધ હંસને છોડાવવા આવ્યો છે તમે હંસને પાછો સોંપી દો રાજકુંવરીએ તો રાજાની આજ્ઞાનું પાલન કર્યું અને હંસ દેડકાને પાછો સોંપી દીધો પછી તો આ રાજાએ દેડકાની હિંમત જોઈને પોતાની રાજકુંવરીના લગ્ન આ દેડકા ભાઈ સાથે કરાવી આપ્યા દેડકા સાથે જેવા લગ્ન લેવાયા કે રાજકુંવરી પણ દેડકી બની ગઈ અને બંને દેડકો અને દેડકી આ પેલા હંસની પીઠ ઉપર બેસીને પાછા સરોવરમાં રહેવા જતા રહ્યા ભાઈ પછી તો ખાધું પીધું ને રાજ કર્યું ને દેડકા ભાઈએ દેડકી રાણીને મીઠું મીઠું વાલ કર્યું તો ભાઈ આવી હતી આ હંસ અને દેડકાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો અમોલી બેન તમે આ વાર્તા તમારી બહેનપણીઓ ને ભાઈબંધ ને બધાને કરજો આવજો